હવે અહીંયા દસમા અધ્યાયમાં અઢારમા શ્લોકમાં અર્જુને ભગવાન ભગવાનને પુનઃ થી વિભૂતિ વિશે જણાવવા કહ્યું તેના ઉત્તરમાં ભગવાન મુખ્ય મુખ્ય વિભૂતિ જણાવી રહ્યા છે એમાં ચોત્રીસમો શ્લોક મૃત્યુ સર્વ હરશ્યાહમ ઉદભવસ્ય ભવિષ્યતામ કીર્તિ શ્રીવાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમઃ શ્લોકાર્થ સર્વને હરનાર મૃત્યુ અને ભવિષ્યમાં થનાર પદાર્થોનો ઉદ્ભવ હું છું સ્ત્રીઓમાં હું કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા છું વિવેચન સર્વનો સંહાર કરનાર મૃત્યુ હું છું ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થોનો ઉદ્ભવ અર્થાત ઉત્પત્તિ હું છું નારીઓમાં કીર્તિ શ્રી વાણી સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા એ સાત હું છું અહિયાં આજે નારીઓમાં કીર્તિ શ્રી વાણી સ્મૃતિ મેધા ધૃતિ કીધું એમાં મને સમજ ના પડી જશે અચ્છા જોઈને કહીશ જે ભાગવતજીમાં જે દસમ સ્કંદમાં આપેલું છે એ પ્રમાણે તો એ તો ભગવાનની શક્તિઓના બાર શક્તિઓના નામ છે ને જે એ ને આ તો અલગ જ ને જોઈ ના કહીશ જી જોજી આગળ પાંત્રીસમો શ્લોક બૃહસ્કામ તથા કામનામ गायत्री छन्दसाम् अहं मासानां मार्गशीर्ष अहं ऋतूनां कुसुमाकरः સામોમાં હા જીજે મને મળી હા જીજે એક મિનિટ હા કોણ કોણ આવી કીર્તિ શ્રી વાંક स्मृति मेधा धृति क्षमा तो एट्ले छंदसाम वेद मंत्राणाम व मध्य गायत्री में विभूति गायत्री आवी आवना श्लोक है अच्छा। श्लोक हाँ, तो વૃષભાનુપત્ની મદ વિભૂતિ વૃષભાનજીના પત્ની એ મારા મારી વિભૂતિ છે તત્ર શ્રીશ્ચ અહમ શ્રી તો જાણે પ્રસિદ્ધ છે જ લક્ષ્મી પછી વાક સરસ્વતી યમ અવતાર રૂપા ચ અહમ કીર્તિ શ્રી પછી વાક એટલે સરસ્વતી श्रीपरिचारिका वा નિર્દિષ્ટા તે પછીનું આગળ વર્ણન આપણે નથી કર્યું પણ એવી રીતે જે તે આ નામથી વર્ણિત દેવીઓ છે કે ઋષિ પત્નીઓ છે ભક્તાગ્રણી છે એ બધાને અહીંયા સમજી લેવાય પુરાણ વર્ણિત ચાલશે ને લાજ રાખે લાજ બચી જાય હા કરો આગળ આ જુદી બૃહસ્થામ ગાયત્રી છંદસામ અહમ માસાનામ માર્ગ શીર્ષોહમ ઋતુનામ કુસુમાકર એટલે સામોમાં હું બૃહસ્તમ છું છંદોમાં હું ગાયત્રી છું માસોમાં હું માર્ગ શીર્ષ છું ઋતુઓમાં હું વસંત છું વિવેચન સામોમાં હું બૃહત્તમ છું આ સામથી સર્વેશ્વર તરીકે સ્તુતિ થતી હોવાથી આ સામ ઉત્તમ છે વેદના છંદોમાં હું ભગવત સ્વરૂપનું પ્રતિપાદન કરનાર ગાયત્રી છું માસોમાં હું માર્ગશીર્ષ છું એટલે માગસર મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને ઋતુઓમાં હું જળ પદાર્થોમાં પણ આનંદ ઉત્પન્ન કરનારી અને વૃંદાવનમાં નિત્ય રહેનારી વસંત ઋતુ છું આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત દસમ સ્કંદમાં ઓગણીસમાં અધ્યાયના પહેલા શ્લોકના સુબોધિનીમાં કરેલું છે એમાં એ એ શ્લોક પ્રમાણે હેમંતે પ્રથમે માસી નંદ ગોપ કુમારિકા તેરુર તેરુર હવિષ્યમ ભુંજાના વ્રતમ એટલે એમાં સુખદેવજી બોલી રહ્યા છે કે નંદરાયજીના વ્રજમાં રહેતી કુમારિકાઓએ ભવિષ્યાન ભોજન કરીને હેમંત ઋતુના પહેલા માગસર માસમાં કાત્યાયની દેવીના પૂજન રૂપી વ્રત કર્યું એટલે માગસર માસ કેમ શ્રેષ્ઠ છે એ અહીંયા આ શ્લોકમાં બતાવ્યું એવું લાગે છે બરાબર છે એ તો અરે અવાજ શું આવે છે બહુ જ વધારે પડતો અવાજ આવે છે આજુબાજુ કઈ લગન નથી ને તારે અહીંયા તો એકદમ સ્પષ્ટ અવાજ આવે છે અરે બીજા કોઈને અવાજમાં છે કઈ ખલેલ આવે છે હા જે દેવ પર થોડો થોડો અવાજ આવે છે પાછળથી હા જે હા ધન્યવાદ પ્રણામજી આવતો તો અવાજમાં કઈ ખટક ખટક અવાજ આવ્યા કરતો હતો તો હવે શું કરીએ અમને તો એકદમ સાફ અવાજ આવે એટલે મહારાજ આપનો દોષ વિચાર સચીરી ઓર એવું લાગે છે આપણા આપણે માસ્ટરમાં મહિનામાં માસ્ટર શ્રેષ્ઠ છે તો માસ્ટરનું શું કારણથી એ બતાવ્યું છે આટલું ઉત્તર એ હમણાં કીધું ને વ્રજભક્તોએ ઠાકોરજી પતિરૂપથી પ્રાપ્ત થાય એટલા માટે આ મહિનામાં કાત્યાયની દેવીનું વ્રત કર્યું હતું તો એ કારણે ભક્તિ માર્ગમાં આ માસની એ રીતે ઉત્કૃષ્ટતા બતાવી છે આમાં જે ગીતાજીમાં તો એનો ભક્તિ માર્ગ નો તો આમાં કરી ન શકે ને કદાચ ગીતાજીમાં કઈ રીતના એનું ઉત્કર્ષ છે એમ એ તો આપણા સુબોધિનીના રૂપમાં એ છે સુબોધની આ તો ભગવાનની લીલાની જ વાત છે ને સુબોધની શું કરશે એમાં નહીં આમાં સુબોધની આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત ઉપરના એમાં કરેલું છે મહાપ્રભુજી આ શ્લોક ત્યાં છે એ તો થ્રુઆઉટ આખા ગીતાજીના જે જે વચનો જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીએ ટાંક્યા છે એને એક નોટના રૂપમાં નાનુલાલભાઈ મૂકી રહ્યા છે એને આ અર્થ સાથે એને કોઈ લેવા દેવા નથી એ તો આખું ફોર્મેટ એમની અનુવાદનું આ રીતે જ છે એટલે મારો પ્રશ્ન એવો છે કે ગીતાજીમાં આનો ઉલ્લેખ માગસર મહિનાનો શ્રેષ્ઠ માસ છે મહિનાઓ એ કયા કઈ વસ્તુને લઈને કીધું છે એટલે એવા એ મહિનામાં એવું તો શું ઉત્કૃષ્ટ કાર્ય ભક્તોએ ભગવાન પતિ એટલા માટે વ્રત કર્યું આ માસમાં એટલે આ માસની મહિમા વધી ગઈ અચ્છા અચ્છા એનું ઇમ્પોર્ટન્સ ભગવાન જયારે એમ કે છે કે આ બધા કેમ કે જેટલી જેટલી વિભૂતિઓ અહીંયા ગણાવી બધી ઉત્તમતાના સેન્સમાં બતાવે છે કે આટલું બધું ઉત્તમ છે ને જે જે ઉત્તમ છે એ બધું હું છું એવી રીતે નિરૂપણ કરી રહ્યા છે હવે એમાં જયારે માર્ગશીર્ષ મહિનાને ભગવાન ઉત્તમ કે છે ને એવું કે છે કે એ એ બધા માસાના માર્ગશીર્ષો હમ એવું કહી રહ્યા છે તેનો મતલબ એ છે કે એ મહિનાની અંદર વ્રજભક્તોએ ઠાકોરજીની પ્રાપ્ત કરવા માટે જે વ્રત કર્યું છે તો એ મહિનાની અંદર વ્રત કર્યું છે એટલે એ મહિનાની ઉત્તમતા વધી ગઈ મતલબ એ સમજી ગઈ કે ગીતાજીમાંનો દ્રષ્ટિકોણ અહીં શું કામ લીધો પણ સામાન્ય જ્યારે ગીતાજીની આપણે નિરૂપણની વાત આવતી હોય ત્યારે ભગવાને આ દ્રષ્ટિકોણ લીધો છે કે બીજો દ્રષ્ટિકોણ લીધો છે એમ પૂછી રહ્યા છીએ મને એવું લાગે છે તો જુદી લેવા દેવા જ નથી મારું કહેવાનું પણ આપણા ભક્તિમાં દ્રષ્ટિકોણથી આ ગીતાજી કહેવાય પણ ચાલો કે કોઈ આ દ્રષ્ટિકોણ વગરના કોઈ ગીતાજી છે તો એમાં આખતા મહિનાથી શું લેવાનું એમ પૂછી લેવાનું આમાં વાંધો શું છે પેલા એ બતાવો એટલે આ ભગવાન જયારે કોઈ વસ્તુની ઉત્તમતા બતાવી રહ્યા છે તો ભક્તિની પર્સપેક્ટિવ થી જ બતાવી રહ્યા છે આ મહિનામાં કેમ કે એ લોકોએ મારી પ્રાપ્તિ કરવા માટે વ્રત કર્યું છે તો જે એમણે ભલે ને કાત્યાયની દેવીનું કર્યું હોય પણ એમનો હેતુ ભગવત પ્રાપ્તિનું હતો એટલે એ મહિનાની ઉત્તમતા વધી ગઈ છે એટલે જે મહિનો આ પર્સપેક્ટિવ ઉત્તમ છે ઋતુકાલ થી અહીંયા લેવા દેવા નથી કેવલ આ હેતુથી વ્રતના કારણે આની ઉત્તમતા થઈ ગઈ કેમ કે ભગવાનની પ્રાપ્તિ માટે એમણે કર્યું એટલે જે ઉત્તમ છે મારું રૂપ છે એમ કહીને ભગવાને એ મહિનાની પ્રશંસા એમના વ્રતને કારણે કરી છે એટલો જ મતલબ છે જે આ મહિનો ફલિત થયો ને આ મહિનામાં વ્રત કરેલું ફલિત પણ થયું ને શું કહો છો ભૌજુક જે વ્રત કર્યું વ્રત મહિમા નથી પણ એનો એને જે ફલ પ્રાપ્ત થયું એ ફલનો મહિમા છે કે માર્ગશીર્ષમાં કરેલા વ્રતનું ફલી વ્રત ફલિત થયું હું એમ સમજુ છું એ તો ઠીક છે એમને તો ભગવાન પતિ રૂપથી પ્રાપ્ત થાય તે હેતુથી કર્યું હતું અને એના માટે ભક્તોએ જે કર્યું એનાથી એ માસની મહિમા વધી ગઈ એમ બાકી આપણે જાણીએ એમણે જે ફલની ઈચ્છાથી કર્યું હતું એ ફલ તો એમને પ્રાપ્ત નતું થયું એ વિચારવા જશે તો પાછું ઊંધું પડે ઠાકોરજીને થયા ને પતિરૂપ થી ક્યાં પ્રાપ્ત થયા પતિરૂપ થી ન થયા હા બરાબર ફલની વાત કરીએ તો ઠાકોરજીને પણ નથી ગમ્યું ને કે એમણે કાત્યાયનનું વ્રત કર્યું અને ઠાકોરજી એમની પાસેથી ઠાકોરજીને પતિ રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી એ તો ફરી પાછળની લીલામાં જોવા જઈએ તો પ્રોબ્લેમ ત્યાં છે જ પણ એમને કામના ઈચ્છા સારી હતી એટલો જ સેન્સ લેવાનો હા બસ હું એ જ કઉ છું કે ભલે પતિ રૂપે ના થયા પણ પ્રિયતમ રૂપે કેટલું મોટું ફળ મળ્યું છે એમને હા કરો ભલે આગળ द्युतं छलयताम् अस्मि तेजस्ते तेजस्विनाम् अहं जयोऽस्मि વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતામ અહમ સુકાત થનારાઓમાં હું દૂત છું તેજસ્વીઓનો હું તેજ છું હું જય છું હું વ્યવસાય છું સત્વ વાળાઓમાં હું સત્વ છું વિવેચન વ્યવસાય અર્થાત ઉદ્યમ અથવા નિશ્ચય હું છું સત્વ વાળાઓમાં એટલે ધૈર્ય વાળાઓમાં હું સત્વ અર્થાત ધૈર્ય છું જે મારું સંપન્ન થયા કરું હા સારું આમાં છે કઈ વિચારણી આજે લેન્ડલાઇનમાં થોડો ડિસ્ટર્બન્સ છે અમારે ત્યાં પણ લેન્ડલાઇનમાં આવે છે તકલીફ પણ મોબાઈલ ફોનમાં એટલી નથી આગળ કોનો છે હા જયજી મારું છે બેલા બોલું છું દંડવત પ્રણામ હલો જે જે મને બીજું એક પૂછવાનું હતું કે અહીંયા માર્ગશીર્ષ માસ લખ્યો છે તો પુરુષોત્તમ માસનું પણ આપણે ત્યાં આટલું મહાત્મય છે તો એ એ શેના લીધે હશે તો હલો હવે એમાં એવું છે અવાજ આવે છે અમારી હા હા આવે છે હા એક ઉક્તિ છે સિદ્ધશ્ચ ગતિશ્ચિંતનીય જે આપણી સામે છે એનો આપણે વિચાર કરવો જોઈએ બાકી જે વસ્તુ શું હોઈ શકે એમાં તો આપણી પાસે બાર મહિના તો છે જ અને એક અધિક માસનો પુરુષોત્તમ માસ તેરમો તો દરેક નામ માટે આ પ્રશ્ન તો આપણો ઊભો રહી શકે છે પુરુષોત્તમ માસ સાથે કંઈક એવી સમસ્યા થઈ ગઈ છે કે એને કોઈ અધિદેવ મળ્યો નહીં ને ભગવાન પાસે ગયા અને રતા રતા કીધું કે મારું કોણ પૂછશે તો પછી ભગવાને કહ્યું ચાલ હું તને રાખું છું એમ કરીને ભગવાને એમને બે સહારા કા સહારા ભગવાન થઈ ગયા એમ એ એક જુદું મહાત્મ્ય છે પુરુષોત્તમ માસનું પણ અહીંયા જે રેગ્યુલર માસ તરીકે જેની ગણના થાય છે એની કથા છે કેમ કે પુરુષોત્તમ માસ પાછો આમ ભલે એક અલગ માસ તરીકે નામ છે પણ નિયમિત આવનારા જે માસમાં એ પુરુષોત્તમ માસ આવતો હોય એ માસના સાથે અધિક એમ જોડાય એટલે જ્યેષ્ઠ અધિક પણ એની સાથે જ્યેષ્ઠ જોડાય એટલે જે માસ હોય એના સાથે જ અધિક પદનો પ્રયોગ થઈને થાય છે એટલે એનું કોઈ અલગથી નામ નથી આપવામાં આવ્યું નિયમિત મહિનાના રૂપમાં તો કદાચ એ હોઈ શકે કે પાછો કોઈ તેરમો મહિનો ન ગણી કાઢે એટલે ભગવાને સેફ સાઈડ પુરુષોત્તમ માસનું નામ ન લઈને જે બધાને આનંદ આપે એવી જે ઋતુઓ છે અત્યારે કેટલું મજા છે ખુશનુમા માહોલ છે જુઓ ન ઠંડી ન ગરમી અહીંયા બેઠા છીએ બધી બારીઓ ખુલી જાય કે મચ્છરે નથી તો બધાને આનંદ મળી રહ્યો છે મને લાગે છે માગસર મહિનાને આપણે સર્વાનુમતે શ્રેષ્ઠ મહિનો ઘોષિત કરી જ દેવો જોઈએ એટલે હું તો ભગવાનને મારો ટેકો જાહેર કરું છું ખરી વાત છે પિતાજી સાહેબ બેલાબેન તમને વાંધો ના હોય તો આપણે આજ રાખીએ બે મહિના એ વસંતમાં કુસુમાકર ઋતુઓમાં અને મહિનામાં માક્ષર ભગવાન કહે જાડો મોહે અધિક સુહાવે क्या गया वो लैंडलाइन से जुड़ी है वाला तो अच्छा ना ना आ जाएगा हाँ जैसे करूँ अगर હા બરોબર છે ને હા શ્લોક લઉં હાલો વૃષ્ણિ વૃષ્ણિનામ વાસુદેવો અસ્મિ પાંડવાનામ ધનંજયઃ મુનિનામ્પ્યહમ વ્યાસઃ કવિનામ ઉષ્ણા કવિ વૃષ્ણિઓમાં હું વાસુદેવ છું પાંડવોમાં હું ધનંજય છું મુનિઓમાં હું વ્યાસ છું કવિઓમાં હું શુક્ર શુક્રાચાર્ય કવિ છું વિવેચન વૃષ્ણિઓમાં હું વાસુદેવ છું વાસુદેવના ગેર ધર્મમય ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે અને તે અન્યત્ર કેવલ પૂર્ણ પુરુષોત્તમ છે તેથી વાસુદેવની વિભૂતિમાં ગણના કરેલી છે અથવા વૃષ્ણિઓમાં વાસુદેવના પુત્ર બલભદ્ર મારી વિભૂતિ છે પાંચ પાંડવો મધ્ય નારાયણના અંશ નરરૂપ ધનંજય અર્થાત તું મારી વિભૂતિ છે મનન કરનાર મુનિઓમાં હું કૃષ્ણ દ્વૈપાયન છું અને કવિઓમાં હું ઉત્તમ કવિ શુક્રાચાર્ય છું અહીંયા જે જે એ મને ખબર નથી કે આ શુક્રાચાર્ય એટલે જે અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે એ જ કવિ શુક્રાચાર્ય છે કે નહીં એ નથી ખબર મને અને બીજું આ વસુદેવના ગેર ધર્મમય ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે એટલે આ ધર્મી નહીં પણ ધર્મ ધર્મરૂપી ભગવાન છે એવી રીતે લઈ એવી રીતે નારાયણનો અવતાર લઈને લેવાનું છે અને અન્યત્ર એટલે ગોકુલમાં જ્યારે પધારે છે ત્યારે ધર્મી સ્વરૂપ થાય છે એવી રીતે લેવાનું છે હા એવું છે સમજાવ્યું છે ને કે વ્યૂહો નું પ્રાકટ્ય ક્રમશ થયું છે અને વાસુદેવસ્તુ નંદગ્રહે એવ તો ધાર્મિક સ્વરૂપથી જે પ્રાકટ્ય છે એ તો નંદરાયજીના ત્યાં છે એ અર્થમાં અહીંયા કયું હશે એવું લાગે છે અને કવિનો મતલબ અહીંયા જ્ઞાની એ અર્થમાં છે એટલે કવિતા લખનારા કવિઓ છે કાલિદાસ કે ભારવી એ અર્થમાં નહીં એટલે પણ એ શુક્રાચાર્ય જે અસુરોના ગુરુ છે તે છે ને કોણ કેટલું શ્રેષ્ઠ તો વિરોધ કર્યો હતો તો આપણે નથી સમજી શકતા ભગવાન જાણે છે એટલે જે સારી એક્ટિંગ કરી શકે એને ભગવાન આવું કામ સોંપે ને વિલન <laughs> કોણ બની શકે જે સારામાં સારો એક્ટર હોય એ વિલન બની શકે એવી વાત છે અને અન્યત્ર કેવલ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે અન્યત્ર એટલે નંદરાયજી ત્યાં હવે એટલે વસુદેવ દેવકી એ તો ભગવાન અને પુત્ર તરીકે ભગવાન જ મને પુત્ર તરીકે પ્રાપ્ત થાય એમ કહ્યું હતું તો પછી એમની ઘરે ધર્મમય અને અહીંયા આગળ ધર્મી સ્વરૂપ એ પોતે જ તો પધાર્યા છે ને ત્યાં આગળ પછી આમ કેવી રીતે સમજવાનું ના પણ એટલા માનવામાં આવે એવી સામાન્ય રીતે કેવી રીતે સમજવાનું લોકવેદ આ લોકવેદાથી પુરુષોત્તમ પ્રાગટ્ય વસુદેવજી વગેરે છે એમણે જે તપસ્યા કરી અને ભગવાનને પુત્રરૂપથી ચાહ્યા ભગવાન એમની કામનાને પૂર્ણ કરવા માટે પુત્રરૂપથી પ્રકટ થઈ ગયા એ તો ધર્મ રીતે પાયો યધન એ ટાઈપનું થયું અને અહીંયા તો ભગવાન સામે સામે ના માટે પધાર્યા છે લોક વેદાતીત છે પ્રિયાજીને નંદરાજીને ત્યાં તો પછી કેવી એક જ એ એમને છે એ જ્યાં સુધી આ બધી શંકાનું સમાધાન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી જન્મ પ્રકરણ સુબોધનીજીને આપણે નહીં જોઈએ પ્રચલિત આ છે એ એક જગ્યાએ થયું છે શ્રી મહાપ્રભુજી કંઈક બીજી વાત આપણને સમજાવશે ત્યાં એટલે લોકવેદ પ્રસિદ્ધ ત્યાં જન્મ છે લોકવેદાતીતનો જન્મ અહીંયા છે અને બંને પછી એકીકૃત થયા છે ચલો આગળ લઉં દેજે હા લે ને પ્રીતિબેન લો ભાઈ લઈ લો દંડો દમયતામ અસ્મિ મિતિરસ્મિ જિગીષિતામ જિગીષતામ મૌનમ ચેવા ચૈવ અસ્મિ ગોયાનામ જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ દમનારાઓનો દંડ હું છું વિજયની ઈચ્છાવાળાઓની નીતિ હું છું ગુહ્ય પદાર્થોમાં હું મૌન છું અને જ્ઞાનીઓનું જ્ઞાન હું છું વિવેચન દમનારાઓનો સર્વનો દોષને હરનાર દંડ હું છું અહીંયા જે દંડનું લખ્યું છે ને જે તો ઉપર જે અન્વય આપ્યો છે ને એમાં એવું લખ્યું છે દમન કરવાની શક્તિ અને નીચે વિવેચનમાં એવું લખ્યું છે કે સર્વના દોષને હરનાર દંડ હું છું એટલે અહીંયા એવું સમજાય છે કે પનિશમેન્ટ આપનાર હું છું અને ઉપર એવું કહે છે કે એની શક્તિ હું છું તો એ આ સમજાયું ને કે દમનારાઓનો દંડ હું છું શું અર્થ સવાલ અમને કાંક બોલાવવામાં સમજાયું દમનારાઓનો દંડ હું છું એનો અર્થ શું એટલે દમનારાઓનો સર્વના દોષ ને હરનાર દંડ હું છું અને અન્વયમાં એવું કહ્યું છે કે દંડ એટલે દમન કરવાની શક્તિ એટલે અહીં શક્તિની વાત કરી રહ્યા છે કે પનિશમેન્ટ તરીકે દંડ કહી રહ્યા છે એ ખ્યાલ નહીં આવે શક્તિને જ કહી રહ્યા છે વિભૂતિ તો શક્તિ હોય ને તો જે દમન કરે છે એમાં દમનકારી શક્તિ ભગવાન એમ કે છે કે હું છું એટલે નીચે વિવેચનમાં પાછી સ્પષ્ટતામાં સર્વના દોષને હરનાર દંડ હું છું એટલે બીજાઓ જે દોષ કર્યો હોય એને દંડ આપીને દમન કરીને હું એટલે એવી રીતે લઈ લેવાનું એમાં કઈ વાંધો નથી દંડ જે છે એ કોણ આપે છે એમ યમ છે એ દંડ આપે એ ધર્મરાજ છે એ દંડ આપે લોકની અંદર પણ જે કોઈ પણ ન્યાયાધીશ હોય કે ગુરુ કે હોય કે પિતા હોય રક્ષક હોય એની અંદર દમન કરવાની જે શક્તિ છે એ હું છું એમ સમજવું જોઈએ દરેક જગ્યાએ જ્યાં કોઈ પર્ટિક્યુલર પર્સનને એડ્રેસ કરવામાં ના આવ્યું હોય તો ત્યાં એની શક્તિને જ અહીંયા વિભૂતિના રૂપમાં સમજવાની અને અહીં વિજયની ઈચ્છા વાળાઓની નીતિ હું છું એટલે કે એની જે નીતિ એટલે એની જે પેલું આપણે સ્ટ્રેટેજી કહીએ કે એ કહીએ એવી રીતે લેવાની કે એની નીતિ એટલે ધર્મ ધર્મ ધર્મની નીતિ જે કહીએ છીએ એ રીતે લેવાની ગુહ્ય પદાર્થોમાં હું મૌન સોરી જી જય હા તે રમવાની અંદર કે યુદ્ધમાં જેમ વ્યૂહ રચના હોય એ વ્યૂહ રચના કોઈ શા માટે કરે કે શત્રુ આ રીતે આપણી સામે છે તો એના સામે આપણે આ રૂપમાં પ્રસ્તુત થઈશું તો આપણે જીતી જઈશું વાદ ચર્ચા થતી હોય એની અંદર સામેનો વ્યક્તિનો વિચાર આપણને ખબર પડે કે એ જે જાતની આર્ગ્યુમેન્ટ આપણી સામે આપણે એના મનને જાણી જઈએ તો તે વખતે આપણે આપણી જે પ્રતિતર્ક આપવાનો છે એની યોજના કરી લઈએ કે જેથી આપણે એને ઉત્તર આપી શકીએ જે જિગીષા છે આ બંને એમાં નીતિ એ ભગવાન કે છે કે હું હા ગુહ્ય પદાર્થોમાં હું મૌન છું એટલે અહીંયા મૌનનો અર્થ એટલે રહસ્ય થશે ને નહીં રહસ્ય નહીં હવે ગુજરાતીની અંદર એક બહુ જોરદાર પ્રેસ છે ભેદી મૌન એવો એક શબ્દ પ્રયોગ થાય એટલે જેને આપણે કરી ન શકે કે આ શું મન હારે શું છે આપણને ખબર ન પડે ભેદી એને અહીંયા કહી રહ્યા છે કે કોઈ માણસ ચૂપ હોય તો આપણે શું ખબર પડે કે એ પ્રસન્ન છે અપ્રસન્ન છે તો એ રહસ્ય બની ગયું ને ભૂલે તો જ ખબર પડે મગનું નામ મરી પાડે તો તમે તો બોલો ત્રીજો એના પછીનો શ્લોક લઉં છું હા તમારો હોય તો લઈ લો હા યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદ અહમ અર્જુન ન તદ અસ્તિ વિના યત સ્વાત્મયા ભૂતમ ચરાચરમ હે અર્જુન સર્વભૂતોનું જે કાંઈ બીજ છે તે હું છું એવું કોઈ ચર અથવા અચર ભૂત નથી જે મારા વિનાનું હોય વિવેચન ચર અથવા અચર ભૂત માત્ર મારી ઉપર કહેલી બે પ્રકૃતિનું જ કાર્ય હોવાથી એવું કોઈ સંભવતું નથી કે જે મારા વિનાનું હોય તેથી સર્વત્ર હું છું એટલે અહીંયા જે ઉપર કહેલી બે પ્રકૃતિ કહી છે તે આગળ સાતમા અધ્યાયમાં પરા અને અપરા પ્રકૃતિ કહી છે તે તે એટલે એ પરા અને અપરામાં બધું જ જેટલું કંઈ અહીંયા છે જગતમાં તે બધું જ આવી ગયું એટલે અર્જુનને કહે છે કે બધાનું બીજ હું છું સતચિત અને આ સત અને ચિત્તરૂપે બીજ હું છું અને કોઈ ચર અથવા અચર વસ્તુ કોઈ છે જ નહીં જે જગતમાં એટલે એ અહીંયા અહીંયા સમ આપી દીધી છે પણ અહીંયા વિભૂતિ યોગમાં એ બધું જે છે એવું કહીને એટલે અહીંયા વિભૂતિ તરીકે કેવી રીતે કહ્યું છે એ મને ખ્યાલ નહીં આવ્યો પણ બધું સમ આપી છે એવું મને ખ્યાલ આવ્યો એટલે જેનું જે કારણ છે એ બીજ કે શબ્દથી ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે કંઈ પણ છે એનું બીજરૂપ જે કારણ છે એ હું છું તો જેમ આપણે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટના રૂપમાં આપણા સામે આવે અને એને મેન્યુફેક્ચરિંગની જે રિવર્સ પ્રોસેસ છે એમાં આપણે આનાથી આ પેદા થયું આનાથી આ પેદા થયું એમ કરતાં કરતાં પછી ફાઇનલી આ આપણા હાથમાં આવ્યું એમ આપણે કહીએ જેમ વૃક્ષ છે વૃક્ષમાંથી લાકડાનો વેર થયો છાપા બન્યા કાગળ બન્યા આ બન્યું તે બન્યું એમ કરીને ફાઇનલ પ્રોડક્ટ આવી તો એમાં એકની કારણતા બીજી છે એ રીતે આપણે વિચારીએ એમાં ક્યાંય ભગવાનને આપણે કારણ તરીકે નથી લઈ રહ્યા તો ભગવાન એમ કહી રહ્યા છે કે અલ્ટિમેટ જે કંઈ પણ કારણ છે એ હું જ છું એમ કારણતામાં જે બીજ રૂપતા છે એ ભગવાનની વિભૂતિ થઈ ગઈ ને સર્વ કારણ કારણ હોવાના આ સમાપન કરી રહ્યા છે ને હવે વિભૂતિ યોગ નું અહીંયા સમાપન થઈ રહ્યો છે એટલે હવે કોઈ એમ કે જેમ કોઈ કહ્યું ને કે પુરુષોત્તમ યોગ ને કેમ ન કીધું હવે એમ આમાં કેટલીક વસ્તુઓ ગણાવી છે હજી ઘણી બધી વસ્તુઓ ભગવાને નથી પણ ગણાવી પછી એમ કોઈ યાદ આવતું જાય અને કોઈ પૂછતા જાય પ્રશ્ન કે આ કેમ ન ગણાવ્યું તે કેમ ન ગણાવ્યું તો ભગવાને સામતું કહી દીધું છે કે જે કંઈ પણ છે બધાનું બી મૂળ વિષયનો ઉપસંહાર કરી રહ્યા છે અચ્છા હવે કોણ છે જિજ્ઞાબેન હાજર થાવ જિજ્ઞાબેન તો અત્યારે કાલ પરસों कुछ करी हो वही ગીતા વાત કરી છે જિજ્ઞાબેન જ્ઞાનતોસ્તિ જ્ઞાનતોસ્તિ नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप एष तूद्देशतः प्रोक्तो વિભૂતેર્વિસ્તરો મયા અહીંયા ભગવાન આગળ જે વાત કીધી કે એટલી બધી વિભૂતિઓને ગણાવ્યા પછી ભગવાને લાસ્ટમાં સમાપ કર્યું કે સર્વભૂતોમાં જે કઈ બીજ છે હું છું એનાથી આગળ હવે અહીંયા કહી રહ્યા છે કે હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી આ તો વિભૂતિનો વિસ્તાર મેં ઉદ્દેશથી કહ્યો ઉદ્દેશથી એટલે નામ માત્રથી અથવા સંક્ષેપથી મેં વિભૂતિઓનો વિસ્તાર કર્યો મારી દિવ્ય વિભૂતિઓ અનંત હોવાથી તે કહેતા પાર આવે જ નહીં તો આગળ જે રીતે કીધું કે બધાનું કારણ હું છું તેવી રીતે અહીંયા કહી રહ્યા છે કે અહીંયા સુધી જેટલી ગણાવી છે ભગવાને બધી સંક્ષેપ છે એના સિવાય ભગવાનની અનંત વિભૂતિઓ છે જેનો કોઈ અંત નથી યદ્યત વિભૂતિમત સત્વમ શ્રી વવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ શ્લોકાર્થ જે જે વિભૂતિવાળું શોભાવાળું અથવા ઉત્કર્ષવાળું સત્વ છે તે તે મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું તું જાણ વિવેચન જે જે સત્વ અથવા પદાર્થ વિભૂતિવાળો એટલે ઐશ્વર્યવાળો શોભા અથવા સૌંદર્યવાળો અથવા ઉત્કર્ષવાળો છે તે તે મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલો છે એમ તું જાણ જળ જીવ અને અંતર્યામી ત્રણેયમાં મારા સદચેત અને આનંદ અંશોનો અનુક્રમે આવિર્ભાવ હોવાથી જે જે પદાર્થમાં ઐશ્વર્ય સૌંદર્ય અથવા ઉત્કર્ષ છે તે મારા ત્રણમાંથી એક અંશમાંથી ઉત્પન્ન થયેલ છે મારી વિભૂતિઓનો અંત નથી તેથી મારી વિભૂતિ જાણવાનું આ સામાન્ય લક્ષણ કહ્યું તો ભગવાનની જે આગળ કીધું કે અનંત વિભૂતિઓ ભગવાનની છે તો ભગવાનની વિભૂતિઓને કેવી રીતે સમજવું તો એના માટે આ લક્ષણ આપ્યા કે ભગવાનની જે વિભૂતિ છે એ શોભાવાળી ને ઉત્કર્ષવાળા જેટલા પણ પદાર્થો દુનિયામાં છે ઐશ્વર્યવાળા તેજવાળા એ બધાને ભગવાનની વિભૂતિ જાણવી એટલે અહીંયા એવું કીધું ને કે જળ જીવ અને અંતર્યામીમાં સચ્ચિદ અને આનંદ અંશોથી ભગવાનનો આવિર્ભાવ છે તો મતલબ હવે એ તો આના સિવાય તો કોઈ પદાર્થ હવે બચ્યા જ નહીં જે જળ જીવ અંતર્યામી મતલબ સચ્ચિદાનંદથી બધું જ જો પ્રકટ થયું હોય તો પછી કઈ બચ્યું જ નહીં તો હવે એમાં પણ આ ચોઈસ આવી કે જે સૌંદર્ય વાળું છે ઉત્કર્ષ વાળું કે તેજ વાળું છે એ મારી વિભૂતિઓ છે તો એટલે એમની ઉત્તમતા બતાવવા માટે બાકી અંશરૂપતા તો પછી દરેક પદાર્થની થશે ને સચ્ચિદાનંદ અંશ હોવાને કારણે આ પ્રશ્ન પહેલેથી પંકજભાઈ ચાલે છે ને કે બધા જ હું થયો છું એવું કહે છે તો પછી ગણના કરવાની શું જરૂર છે એ જ પ્રશ્ન ચાલતો જ હતો પહેલેથી જ્યાં જ્યાં એટલે અહીંયા એટલા માટે એ વાતને કીધી કે હવે જળ જેમ અહીંયા કીધું ને કે સચ્ચિદાનંદ માંથી બધું બન્યું છે તો બધું જ ભગવાનનું અંશ છે હવે તો વિશ્વમાં દુનિયામાં કઈ બચતું જ નથી આના સિવાય પણ ભગવાન જયારે પોતાની વિભૂતિ તરીકે કે એની ઉત્તમતા બતાવવા માટે કહી રહ્યા હોય ત્યારે તેમાંથી ચોઈસ કરે છે કે જેમ બધા મહિનાઓમાં હું માર્ગ માર કે ઋતુઓમાં હું વસંત તો બસ એ જે ઉત્તમ છે એ દેખીતી રીતે ભગવાન નું રૂપ આપણને લાગે છે બાકી બધા તો ભગવદ રૂપ છે જેમાં તો કોઈ શંકા છે એટલે મને લાગે આગળ જે અનંતતાની વાત આવી ને મહાપ્રભુજી પણ જેમ સરનિર્ણયમાં કહે છે ને કે કાર્ય અનંત છે ભગવાનના કાર્યોની ગણના મહાપ્રભુજી ત્યાં નથી કરી કારણોને ગણાવ્યા છે હવે એ અનંતતા એ સેન્સમાં પણ થઈ ને કે એટલા બધા સચ્ચિદાનંદના બધા અંશો વિશ્વમાં પ્રકટ થયા છે બ્રહ્માંડમાં તો એને તો કઈ કહી શકાય એવું છે જ નહીં કોઈ વસ્તુ ભગવાનના રૂપથી બાકાત તો રહી જ નથી શકતી ઉત્તમતા બતાવો પૂરતું ખાલી આ લક્ષણ આપ્યું છે પણ આ સમાધાન થયું એ જ વાત છે કે એની ઉત્તમતા બતાવે જે અહીંયા લક્ષણ આપ્યા ને કે જે સૌંદર્ય વાળું ઉત્કર્ષ વાળું અને તેજ વાળું તો ઉત્તમતા બતાવવા માટે માંથી ચોઈસ કરી છે બાકી તો જેમ રીતે હમણાં નવમા અધ્યાયમાં આવ્યું હતું ને કે હું બધા જીવો પ્રતિ સમ છું દરેક જીવ મારું જ અંશ છે પણ એમાં પણ જે ભક્ત છે મને પ્રિય છે તો ઉત્તમતા બતાવવા માટે ક્યાંક ક્યાંક તો ઉત્કર્ષ કીધેલું છે બાકી સમત્વ પણ બધી જગ્યાએ બતાવ્યું છે તારતમ્ય તો સ્ફુટ છે પોતાની અંશરૂપતા અસ્ફુટ છે તારતમ્ય તો સ્પષ્ટ છે આ બધું જોવાથી મહાત્મ્ય થશે સામાન્ય સર્વસામાન્ય દ્રષ્ટિ રાખવાથી નહીં સમજાય જેટલી આ વિભૂતિઓને જોવાથી મહાત્મ સમજાશે એમ તે વખત પછી એટલે આ બધું બતાવ્યું તો જીવના વિભાગમાં પણ મેં કીધું ને ત્યાં ભગવાન કે છે ને સમોહમ છો તો ત્યાં એમ સમતા પણ મમઈ વાંશો થી એ સમતા તો બતાવી છે બધી પછી પણ ભગવાન પછી પોતે જ પછી ભગવાન પોતે જ કહે છે ને કે આમાં પણ જે મારો અનન્ય ભક્ત છે મને વધારે પ્રિય છે તો પછી ઉત્કર્ષ તો ફરી ત્યાં બતાવ્યો જ ને સમોહમ હા મમઈ વાંશો જીવ લોકો કીધા પછી ફરીથી આ વાત આવી ને કે એ જીવોમાં પણ ભક્ત મને વધારે પ્રિય છે એ તો બધી બધી જગ્યાએ છે ખાલી વિભૂતિની વાત નથી એક જ अथवा बहुनैतेन किं ज्ञातेन किं ज्ञातेन तवार्जुन विष्टव्याहम इदम कृत्स्नम एकांशेन સ્થિતો જગત શ્લોકાર્થ અથવા હે અર્જુન આ બહુ જ્ઞાનથી તને શું લાભ છે હું એક અંશથી આ સર્વ જગતને વ્યાપી રહેલો છું વિવેચન ઉપર સર્વ વિભૂતિઓ કહી તેનો યોગમાં ઉપસંહાર કરે છે હે અર્જુન સર્વ જ્ઞાનથી તને શું લાભ થવાનો છે તું બસ એટલું સમજી લે કે હું પુરુષોત્તમ મારા એક અંશી અંશથી અર્થાત અક્ષરના મહિમાથી મારા અધ્યાત્મ રૂપથી આ સર્વ સ્થૂલ અને સૂક્ષ્મ ચેતન અને અચેતન જગતને વ્યાપી અથવા ધારણ કરી રહેલો છું એ મારા યોગનું ઐશ્વર્ય જાણ આવું મારું મહાત્મ્ય ફરી સમજતા આવી ગયું એટલે છેલ્લે જેમ અહીંયા અનંતતાથી આ વાત આવી કે ભગવાનની અનંત વિભૂતિઓ છે જેને ગણાવી શકાતી નથી એના પછી એ કીધું કે એમાં પણ જો વિભૂતિઓને જાણવી હોય તો આવા લક્ષણો વાળાને ભગવાનની વિભૂતિ પોતે ગણાવે છે એના પછી ફરીથી એ વાતને કહે છે કે એવું નથી કે કેવલ આટલા જ ભગવાનના રૂપ છે પણ આના સિવાય ભગવાન પોતાના અક્ષર રૂપથી જગતના દરેક પદાર્થની અંદર વ્યાપી રહેલા છે તો એ બધા જ ભગવાનના રૂપ રૂપ છે એ રીતે ભગવાને પોતાનું મહાત્મ્ય બતાવ્યું इति श्रीमद्भगवद्गीता इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे विभूतियोगो नाम दशमोऽध्यायः હલો જીજી આમાં અ, આમાં જે વિભૂતિઓ કહી છે તે માત્ર ભક્તો માટે જ પૂરતી છે જેમ કે આ લોકમાં બી ઘણા બધા એવી આમ વિભૂતિ સ્ટાઇલના જેમ કે મધર ટેરેસા કહો કે મહાત્મા ગાંધી કહો કે ઘણા બધા એવા છે કે જે લોકોએ લોકમાં ઘણું કામ કર્યું હોય તો એને આપણે વિભૂતિ તરીકે લઈ શકીએ હા હા ભગવાને તો છેલ્લે સ્થાપિત છે ને આને શ્લોક વધારી શકાય છે યદ્યત વિભૂતિ તમે જે જે પણ છે એ બધાને જ્યાં પણ કંઈક મારે શ્રી છે કંઈ તેજ છે એને મારી વિભૂતિ જાણે એમ અર્જુને ભગવાન અચ્છા અને જે નેગેટિવ સાઈડમાં પણ જે એક્સ્ટ્રીમ ઉપર ગયેલા છે એ લોકોને પણ કેવી રીતે લેવાનું જેમ કે હિટલર છે કે ઇદી અમીન છે કે કારણ કે અહીંયા એવું બી લખેલું છે કે દ્યુત છલનારાઓમાં હું દ્યુત છું તો એ નેગેટિવ સાઈડમાં જે ટોપ મોસ્ટ પર ગયા છે એ લોકોને પણ એવું લઈ શકાય કે ભલે નેગેટિવ તો નેગેટિવ પણ છે એમ ચોક્કસ ચોક્કસ લઈ શકાય હા હા અનંતજી એટલે આનો લાભ એ છે કે ભગવત દ્રષ્ટિ સર્વત્ર થાય છે વ્યક્તિને જોવા કરતા ત્યાં આપણે ભગવાનને જોતા થઈ શકીએ છીએ એ એક મોટી વાત છે જે મહાપ્રભુજી પણ સાધન પ્રકરણમાં જ એ વાત આજ્ઞા કરે છે કે સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાથ કોઈ નિંદા વચન કહેતો પણ એના હૃદયમાં ભગવાન બિરાજીને આપણા દોષ દેખાડી રહ્યા છે એવી દૃષ્ટિ રાખવી જોઈએ તો એવું પણ થઈ શકે તો સારી વાત છે જી જી જી એટલે ઉપયોગી છે વ્યવહાર ઉપયોગી નથી એટલું આપણે જરા સાચવવું પડે આમાં નહીં તો મારો થઈ જાય રાતના કોઈ ખટખટ આવે જો ચોરી કરવા જારે ભગવાન પધારે ચોરી જાઓ સારું આપણો અહીંયા આજનો સંપન્ન થયો અધ્યાય પણ સંપન્ન થયો કાલથી છે બીજો આગળનો શ્લોકનું વિભાજન થઈ ગયું છે